એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુમિત્રા વાર્તા સાંભળે છે નૈના છે વશિષ્ઠ છે ઓહો હો હો હો હો આજે તો તમારી નિશાળ શરૂ થઈ ગઈ ને ભાઈ વાહ ભાઈ વાહ સાંભળો સાંભળો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ વાર્તાનું નામ છે સિંહનું મોઢું ગંધાય ગંધાય એટલે વાસ આવે હે ને આ સાંભળજો એક હતું જંગલ એમાં એક સિંહ રહેતો હતો એ તો જંગલનો રાજા હતો હો ભાઈ એક દિવસે આ સિંહે હરણના બચ્ચાનો શિકાર કર્યો બોલો પછી એ શિકાર કરીને હરણના બચ્ચાનું ભોજન કરી ગયો એને ખાઈ ગયો પણ સિંહનું પેટ પૂરું ભરાયું નહીં હો ભાઈ હરણના બચ્ચાથી એ તો હજી એ ભૂખ્યો હતો એટલે સિંહે એક વિચાર કર્યો અને એક જાડા થડના પાસે સંતાઈ ગયો ઝાડનું થડ હતું ને એની પાછળ સંતાઈ ગયો ત્યાં એક ઘેટું ઝાડના થડની પાછળના રસ્તેથી આવી ચડ્યું હો ભાઈ સિંહે ઘેટાને પાસે બોલાવીને પૂછ્યું અલા ઘેટા સાચું કહેજે મારું મોઢું ગંધાય છે આમ કહીને સિંહે મોં ફાડ્યું બિચારું ભલું ભોળું ઘેટું બોલ્યું હા મહારાજ આપનું મોઢું તો ગંધાય છે બહુ વાસ મારે છે છી છી છી છી છી ત્યાં તો સિંહ તાડુક્યો અલા જંગલના રાજાને કદી કહેવાય કે તમારું મોઢું ગંધાય છે એટલી અક્કલ નથી શું બોલવું અને શું ન બોલવું એનીએ ખબર નથી પડતી એમ કહીને સિંહે તો ઘેટાને જોરદારનો પંજો માર્યો હો ભાઈ ઘેટું તો બિચારું મરી ગયું થોડીક વાર પછી ત્યાં એક વરુ આવી ચડ્યું સિંહે વરુને પૂછ્યું અલા એ વરુ સાવ સાચું કહેજે મારું મોઢું ગંધાય છે વાસ આવે છે આમ કહીને સિંહે મો ફાડ્યું વરુતે વિચાર કરવા માંડ્યું તમારું મો ગંધાય છે એવું જો સિંહને કહું તો તો એ ગુસ્સે થઈને મને મારી જ નાખે ને વરુએ એવો વિચાર કર્યો ત્યાં જ વરુની નજર પડી સિંહે હમણાં જ મારી નાખેલા પેલા ઘેટા ઉપર હો વરુ તો ધીમેકથી બોલ્યું મહારાજ આપનું મોં કોઈ દિવસ ગંધાય ખરું કોઈ દિવસ ન ગંધાયો આપ તો રાજા છો આપના મોઢામાંથી માંસની જરી કે વાસ નથી આવતી હો મહારાજ એટલે સિંહ તો આ સાંભળીને ગુસ્સે થયો પાછો હજી હમણાં જ મેં હરણનું ભોજન કર્યું છે એને ખાધું છે એ પછી મેં પાણીએ પીધું નથી અને મોઢામાંથી વાસ ના આવે એવું બને કેવી રીતે ખોટું બોલે છે મારા જંગલમાં જૂઠા પ્રાણીઓ ન જોઈએ ખોટું બોલનારા પ્રાણીઓ ન જોઈએ એમ કહીને સિંહે તો જોરદારનો પંજો મારીને વરુને મારી નાખ્યું ભાઈ બોલો થોડીક વાર પછી ત્યાં જંગલમાં એક શિયાળ આવી ચડ્યું હો સિંહે શિયાળને પૂછ્યું એલા શિયાળિયા સાચું કહે છે હો મારું મોઢું ગંધાય છે શિયાળે જોયું ઘેટું પડેલું હતું મરેલું વરું પડેલું હતું મરેલું અને પેલું હરણનું બચ્ચું તો હતું જ એ બધા સિંહની બાજુમાં મરેલા પડ્યા હતા શિયાળે નસકોરા વાટે જોર જોરથી શ્વાસ અંદર બહાર કર્યા અને બધું સૂંઘ્યું અને પછી ફરી શિયાળ નસકોરા પોળા કર્યા અને સિંહનું મોઢું સૂંઘી જોયું હો પછી કપાળમાં કરચલીઓ પાડી નાકનું ટેરવું ઊંચું ચડાવીને એ તો બોલ્યું મહારાજ માફ કરજો મને એવી સખત શરદી થઈ ગઈ છે આ જુઓ ને એવી સખત શરદી થઈ ગઈ છે કે તમારા મોઢામાંથી વાસ આવે છે કે નહીં એની મને કઈ ખબર નથી પડતી ઓ મહારાજ હું તો કઈ સૂંઘી જ નથી શકતો ને શું કરવું એ સિંહ ને તરત તો સૂજ્યું જ નહીં હો ભાઈ શિયાળે એવી ચાલાકી વાપરી હતી એટલે શિયાળે ને દૂરથી જ આવું કહીને ઝડપથી ચાલવા માંડ્યું અને છટકી ગયું ત્યાંથી હો સિંહ પાસેથી ભાગી ગયું અને એમ જીવ બચી ગયો ભાઈ તો મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો